જગતમાં ક્રાંતિકાળ વર્તે આજે ભારતની આખી સંસ્કૃતિ કેમ ખતમ કરવી એ વેસ્ટર્ન ડિક્ટેશનથી ચાલે છે સંસ્કૃતિનો નાશ કરવા ફરે છે ને તે આપણે જે મકાન તોડવાનું હતું તે જ તે તોડી રહ્યા છે એટલે આપણે લેબરર્સ નહીં મંગાવવા પડે હું જાણી ગયો છું કે દાડાનો કે આ લેબરર્સ બહારથી આવી રહ્યા છે જો કે આપણે એને એન્કરેજ કરવાનું ના હોય પણ અંદર ખાને આપણે સમજી જવું કે આ તો મફતમાં લેબર જ મળી રહ્યા છે જૂનું પુરાણું આવી રીતે પડી જશે ત્યારે જ નવું રચાશે આ ફોરેનવાળાને અમેરિકાવાળા કેટલા બધા સુધરી ગયા છે તે એમને વીસ વીસ ગોળી ખાય ત્યારે ઊંઘાવે આવે અલ્યા તમારી નિદ્રા ક્યાં ગઈ એના કરતાં તો અમારા અહીંના કૂતરા સારા કે નિરાતે અહીં ઊંઘી જાય છે આખા વર્લ્ડનું સોનું અને લક્ષ્મી લઈને બેઠા છો તમે તમારા અમેરિકા દેશમાં તોય વીસ વીસ ગોળી ખાઈને ઊંઘવાનું આ તમારું શું છે એક અમેરિકન સાયન્ટિસ્ટ અમને મળેલો તેમને અમે આ વાત કરેલી તેણે પૂછ્યું કે આમાં અમારી ભૂલ શામાં રહી છે ત્યારે મેં કહ્યું આજે તમારું વિજ્ઞાન છે તે અબવ નોર્મલનું પોઈઝન થઈ ગયું છે બધું ઝેરી થઈ ગયું છે below normal is poison above normal is poison normality is real life વિતરાગ માર્ગ એવું કહે છે કે જે થાય છે એ વિતરાગ માર્ગના પુષ્ટિના કારણો છે અત્યારે જે બધું થઈ રહ્યું છે એ વિતરાગ માર્ગને પુષ્ટિ આપ્યા કરે છે એ થાય છે તો આપણને વિચાર આવે છે ને ઉત્કૃષ્ટ ભાવના થાય છે અમને જરાય પણ રાગ દ્વેષ થતા નથી અમને તરત જ સમજાય કે આ શું કરી રહ્યા છે આ ઉપાશ્રયમાં શું કરી રહ્યા છે વિતરાગની પુષ્ટિ વીતરાગ માર્ગ કોનું નામ કહેવાય કે જ્યાં ચંચળતાનો નાશ થઈ જાય સાત્વિકતાની હદ હોય છે સાત્વિકતા કે જે ચંચળતા વધારે એ સાત્વિકતા ખલાસ થઈ જવી જોઈએ એક મનુષ્ય કે જે ચંચળ ઓછો હોય તે ઇમોશનલ નથી હોતો મોશનમાં રહે છે એ જે આખી જિંદગીમાં કરમ બાંધે એટલા વધારે ચંચળતાવાળો માણસ પાંચ કલાકમાં એટલા બાંધી લે એટલે આ બધું વિતરાગ ધર્મનું પોષણ થઈ રહ્યું છે જેટલું જેટલું તમને દેખાય છે ને જે અવળું ભાસે છે ને એથી વિતરાગ ધર્મનું જ પોષણ થઈ રહ્યું છે બધું જ મને આ પ્રશ્ન ઓગણીસો અઠ્યાવીસમાં ઊભો થયો હતો ઓગણીસો અઠ્યાવીસમાં હું સિનેમા જોવા ગયો હતો ત્યાં મને આ પ્રશ્ન ઉત્પન્ન થયો કે અરે રે આ સિનેમાથી તો આપણા સંસ્કારનું શું થશે એની શી દશા થશે આ લોકોની પછી બીજો વિચાર આવ્યો કે શું આ વિચારનો ઉપાય છે આપણી પાસે કોઈ સત્તા છે આપણી પાસે કોઈ સત્તા તો છે નહીં તો આ વિચાર આપણા કામનો નથી સત્તા હોય તો એ વિચાર કામનો જે વિચાર સત્તાની બહાર હોય અને એની પાછળ મથ્યા કરીએ એ તો ઇગોઇઝમ છે એટલે પછી બીજો વિચાર આવ્યો કે શું આમ જ થવાનું છે આ હિન્દુસ્તાનનું તે દાડે અમને જ્ઞાન નહોતું જ્ઞાન તો ઓગણીસો અઠ્ઠાવનમાં થયેલું ઓગણીસો અઠ્ઠાવનમાં જ્ઞાન થયું તે પહેલાં અજ્ઞાન તો ખરું જ ને કંઈ અજ્ઞાન કોઈએ લઈ લીધેલું જ્ઞાન નહોતું પણ અજ્ઞાન તો ખરું જ ને પણ ત્યારે અજ્ઞાનમાં એ ભાગ દેખાયો કે જે અવળું જલ્દી પ્રચાર કરી શકે છે તે સવળું પણ એટલી જ ઝડપથી પ્રચાર કરશે માટે સવળાના પ્રચારને માટે એ સાધનો બહુ સારામાં સારા છે આ બધું ત્યારે વિચારેલું પણ ઓગણીસો અઠ્ઠાવનમાં જ્ઞાન પ્રગટ થયું ત્યારથી એના પ્રત્યે જરાય વિચાર આવેલા નહીં આજે વિતરાગ ધર્મને માટે આખા વર્લ્ડમાં કામ થઈ રહ્યું છે એક જગ્યાએ નહીં આખા વર્લ્ડમાં કામ થઈ રહ્યું છે આ બધા વિતરાગ ધર્મને પુષ્ટિ આપી રહ્યા છે અને પોતાનું સત્યાનાશ વાળી રહ્યા છે આ પ્રધાનો અમને પૂછવા આવે છે અને કહે છે કે આ હિન્દુસ્તાનનું બધું બગડી જવા બેઠું છે મેં કહ્યું સાહેબ આપના ઘેર બગડી જશે જોજો કદી પેલી છોડીઓ તમારી રખડતી ના થઈ જાય કારણ કે સાહેબને ત્યાં ત્રણ મોટરો પડી હોય તેમાંથી એક સાહેબ લઈને હેંડ્યા એટલે એક શેઠાણી આમ લઈને હેંડ્યા ને છોડીઓ આમ જશે ભેળાઈ જશે તારું ભેળાઈ જશે આ હિન્દુસ્તાનનો ભેળાડનારો કોઈ પાક્યો જ નથી આ હિન્દુસ્તાન તો વિતરાગોનો દેશ છે ઋષિમુનિઓનો દેશ છે એનું કોઈ નામ દેનારો નથી જે દેશમાં કૃષ્ણ ભગવાન જેવા વાસુદેવો પાકેલા છે જે દેશમાં ચોવીસ તીર્થંકરો બાર ચક્રવર્તીઓ નવ વાસુદેવો નવ પ્રતિવાસુદેવો અને નવ બળરામ પાકેલા છે ત્યાં ખોટ શી હોય ક્રમિક માર્ગમાં નકલ ચાલી શકે પણ આ તો અક્રમ માર્ગ છે ઓચિંતો જ દીવો સળગ્યો છે માટે તું તારો દીવો સળગાવી જા પછી જેટલી ગાંઠો હોય તે ગાંઠો કેવી રીતે કઢાવી તે હું તને દેખાડું પણ પહેલાં તું પુરુષ બની જા પ્રકૃતિ રૂપે તારો શક્કરવાર વળે નહીં મનુષ્યો શા રૂપે છે જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી તે પ્રકૃતિ રૂપે છે અને જે જે ક્રિયા કરવામાં આવે છે એ બધા પ્રકૃતિના નાચ છે અને પ્રકૃતિ નાચે છે અને પોતે કહે છે કે મેં કર્યું એનું નામ તે ગર્વ કહેવાય